થતી મળી તે મેં નજરે જોયું ગંગા કિનારે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને જયારે કથા સંભળાવી ત્યારે હું ત્યાં ગયો હતો મોટા મોટા સાધુઓ સંન્યાસી મહાત્માઓ સુખદેવજી મહારાજની કથામાં બેઠા હતા આગળ જવાની મને હિંમત થઈ નહીં હું તો દૂર હાથ જોડીને ઊભો થઈને કથા સાંભળતો એકવાર કથા કરતા સુખદેવજી મહારાજની નજર મારા ઉપર પડી હતી મને બોલાવ્યો મારા ઉપર કૃપા કરે નિવિષ્ટ તદનુગ્રહ પરીક્ષિત સાથે મને બેસવાની આજ્ઞા કરી કલિયુગમાં મારા ભાગવતનો વંશા વધારશે અને તેથી સુખદેવજીએ કૃપા કરી અને પરીક્ષિત સાથે મને બેસવાની આજ્ઞા કરી પરીક્ષિત રાજા સાથે ગંગા કિનારે બેસીને મેં આ કથા સાંભળી છે જે કથા શ્રવણ કરવાથી પરીક્ષિત મહારાજ પ્રભુના ધામમાં ગયા તે કથા યથામતી હું આપને સંભળાવી ત્યારે તો શૌનક મુનિએ શું કરીને પ્રશ્ન કર્યો છે સુખદેવજી મહારાજે કથા કરી અમને બહુ આશ્ચર્ય જેવું લાગ્યું સુખદેવજી જેવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ એક ક્ષણ પણ પરમાત્માનું ધ્યાન છોડી શકે નહીં આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે ગાય માતાનું સિંગડું અને તે સિંગડાના અણીમાં રહીનો દાણો જેટલો સમય ટકે એટલો સમય પણ સુખદેવજી જેવા મહાપુરુષો પરમાત્માનું ધ્યાન દર્શન છોડી શકે નહીં ગાયનું સિંગડું સિંગડાના અણીમાં રહીનો દાણો કેટલો સમય ટકશે નિમેષાર્ધમ ન તિષ્ઠંતી વૃત્તિમ બ્રહ્મમયી વિના બ્રહ્માકાર વૃત્તિ એમની સ્થિર છે એ ભગવાનના દર્શન વિના રહી શકતા નથી સુખદેવજી મહારાજ કથા કરવા બેઠા હતા કથા કરવાથી એમને શું લાભ હતો વાસનાનું વસ્ત્ર પડી ગયું હતું પૂર્ણ નિવાસન હતા એ બ્રહ્માનંદને છોડીને કથા કરવા કેમ બેઠા સુખદેવજી જેવા મહાપુરુષો એક ક્ષણ પણ પરમાત્માના દર્શન વિના રહી શકતા નથી સુખદેવજી મહારાજ કેવલ બ્રહ્મ જ્ઞાન છે એવું નથી બ્રહ્મ દૃષ્ટિ સ્થિર કરી છે બ્રહ્મ જ્ઞાની થવું એ બહુ કઠણ નથી સર્વકાળ બ્રહ્મ દૃષ્ટિ સ્થિર કરવી એ કઠણ અત્યારે તો તમે બધા બ્રહ્મ જ્ઞાની સંતના જેવા જ બેઠા કેટલી શાંતિ રાખો છો તમે બધા જ્ઞાની છો એવું લાગે તમને બધાને વંદન કરવાની ઈચ્છા થાય તો અહીંથી ઘેર ગયા પછી ફલાહારની તૈયારી ન હોય તો તમારું જ્ઞાન ટકશે કે નહીં ભગવાન જાણે લોકો કથામાં આવે ને ત્યારે ઘરમાં કહીને આવે છે એક વાગે બધી તૈયારી રાખજો ઘેર ગયા ને ભૂખ લાગી છે ને તરસ લાગી છે ને પછી જોયું કે જરાય તૈયારી નથી પછી તો કેટલાક આંખ કાઢે છે શું કરતા હતા રૂબાબમાં કેવું બોલે જેવું કે મને બોલતા આવડતું નથી કે તમને આવડતું હશે ઘરમાં તૈયારી ન હોય તો જ્ઞાન વહી જાય બ્રહ્મ જ્ઞાની થવું એ બહુ કઠણ નથી સર્વકાળ બ્રહ્મ દૃષ્ટિ રાખવી એ કઠણ આજકાલ ઘણા લોકો આરામ ખુરશીમાં પડ્યા પડ્યા પુસ્તકો વાંચીને બ્રહ્મ થઈ જાય એ જ્ઞાનથી એમને પૈસો ભલે મળે શાંતિ મળશે નહીં સુખદેવજી મહારાજની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર હતી दृष्ट्वानुयान्तम् ऋषिमात्मजमप्यनगनम् दिव्यो धिया परिदधुर्न सुतस्य चित्रम् तद्वीक्ष्य पृच्छति मुनौ जगदुस्तवास्ति स्त्रीपुम्भिदा न तु श्रुतस्य विविक्तदृष्टे ગંગાજીમાં સુંદર દેવ અપ્સરાઓ સ્નાન કરતી હતી સુખદેવજી મહારાજ ત્યાંથી જતા હતા સુખદેવજી મહારાજની આંખ બંધ નથી ઉઘાડી છે ઉઘાડી આંખે મહારાજને એવી ખબર પડી નહીં કે આ કોઈ સ્ત્રી સ્નાન કરે સુખદેવજી મહારાજને ખબર નથી કે હું પુરુષ છું સુખદેવજી મહારાજ જાણતા નથી કે આ જગતમાં કોઈ સ્ત્રી પણ હોય છે બ્રહ્માકાર વૃત્તિ જેવી સ્થિર થઈ જેના જ્ઞાનનો પૂર્ણ વિનાશ થયો એની દૃષ્ટિમાં જગત રહેતું જ નથી પરમાત્મા જ બાકી રહે આંખ ઉઘાડી છે ઉઘાડી આંખે એમને કોઈ સ્ત્રી દેખાતી નથી પુરુષ દેખાતો નથી એમને પરમાત્મા દેખાય સુખદેવજીની દૃષ્ટિ એવી શુદ્ધ હતી દિવ્ય હતી સુખદેવજીના દર્શન કરતા અપ્સરાઓનું પણ જીવન સુધર્યું છે અપ્સરાઓ વિચાર કરે છે આ સાધુને ખરો આનંદ અપાય પશુ પક્ષીઓ જે સુખ ભોગવે છે એ અમે ભોગવીએ અમારું જીવન વૃથા ગયું છે સુખદેવજીના દર્શન કરતા વિલાસી જીવનની ઘૃણા ખરો આનંદ આ સંતને મળ્યો છે પરમાત્માના આનંદમાં કેવા મસ્ત છે એને ખબર નથી કે આ પુરુષ છે ને આ સ્ત્રી છે સુખદેવજીએ અક્ષરાઓને કંઈ કથા સંભળાવી નથી કેવલ દર્શન થયા છે અને તે દર્શન કરતા વિલાસી જીવનની ઘૃણાઈ અવિનાશી જીવન સારું નથી અને ખોટું સુખ ભોગવીને તન અને મનને બગાડીએ ખરો આનંદ તો આ સંતને મળ્યો છે સુખદેવજીના દર્શન કરતા મન શુદ્ધ થયું વિલાસી જીવનની ઘૃણા આવી છે સુખદેવજીના દર્શન કરતા બુદ્ધિમાં જ્ઞાન સ્ફુરણ પામ્યું પાછળથી વ્યાસ નારાયણ ત્યાં પધાર્યા તમારી કોઈ ભૂલ બતાવીને તો એને વંદન કર એના ઉપકાર માનો કેટલાક લોકો એવા હોય જેમની કોઈ ભૂલ બતાવી તો એમને સહન થતું નથી પછી આવેશમાં બોલું છે તમે કેવા છો તમે બધું જાણીએ અમારી ભૂલ કાઢવાની તમને શી જરૂર જેને બહુ લાગણી હશે એ જ ભૂલ બતાવશે મહારાજ મારા વખાણ ન કરો મારી ભૂલ બતાવો સાચા સંત હૃદયના અતિ સરળ હોય વ્યાસ મહર્ષિ સમાન કોઈ મહાન જ્ઞાની બુદ્ધિમાના જગતના ઇતિહાસમાં થયો નથી અને ભવિષ્યમાં થશે પણ વ્યાસ મહર્ષિ સર્વથી શ્રેષ્ઠ છે પણ એવું માને છે કે મારી કંઈક ભૂલ થઈ છે મારી ભૂલ મને દેખાતી નથી મારી ભૂલ બતાવો વ્યાસજીને આશ્ચર્ય થયું કેવું બોલે સંત હૃદય અતિ સરળ તમારી શું ભૂલ થાય આપ મહાન છો તેમાં એવું નથી કંઈક ભૂલ થઈ મારી ભૂલ બતાવ મને બહુ આગ્રહ કર્યો છે ત્યારે નારદજીએ કહ્યું છે કે મહારાજ થોડી તમારી ભૂલ થઈ ભવતાનુદિત યશો ભગવતો મલમ યે નૈવાસૌ ન તુષ્યેત મનીએ તદર્શનમ ખીલમ પુરાણોમાં આપણે ધર્મ સમજાયો કર્મનું સ્વરૂપ સમજાવ્યું યોગનું રહસ્ય બતાવ્યું યોગ સૂત્ર ઉપર તો આપણે ભાષ્ય લખ્યું સમાધિના ભેદ સમાધિના અંગ સમજાયા છે બ્રહ્મસૂત્રમાં આપણે જ્ઞાનની બહુ ચર્ચા કરી જ્ઞાન યોગ કર્મ અને ધર્મ આ બધા શ્રીકૃષ્ણ કૃષ્ણ પ્રેમથી જ સફળ પ્રભુમાં પ્રેમ ન જાગે તો તે જ્ઞાન સાકામ નિષ્કામ કર્મયોગ અને જ્ઞાનયોગ એ શ્રી કૃષ્ણ પ્રેમથી જ સફળ થાય આખો દિવસ સત્કર્મ કરવાનું પણ એવું સમજવાનું મેં કંઈ કર્યું જ નથી હું કરતો જ નથી બધું ભગવાન કરે છે જે કંઈ સારું થાય છે તે ઈશ્વર જ કરે પ્રેમનું પરિણામ સમર્પણ છે સત્કર્મ કરીને એવું સમજવાનું કે મેં કર્યું નથી પ્રભુએ શ્રી કૃષ્ણમાં પ્રેમ ન હોય તો કર્મયોગ અભિમાનને વધારે છે મેં ચારેધામની યાત્રા કરી છે મેં વિષ્ણુ યાદ કર્યો છે જે કંઈ સારું થાય છે તે ઈશ્વર જ કરે સત્કર્મ થાય છે ત્યારે જીવમાં ઈશ્વરનો પ્રવેશ હોય છે સત્કર્મ કયા પછી હું વધી જાય તો સત્કર્મ પણ પતન કરે છે આખો દિવસ સત્કર્મ કરવાનું પણ સમજવાનું ભગવાન કરે પ્રભુમાં પ્રેમ ન હોય તો સત્કર્મ અભિમાનને વધારીને પતન કરે છે કેટલાક બે ચાર કલાક ભક્તિ કરતા હોય ને તો બહુ અક્કડમાં ચાલે છે હું ચાર કલાક સેવા પૂજા કરું પાડોશના લોકો તો કશું કરતા નથી એમના કરતા હું વધારે રાયો છું મનમાં આધીમાં હવે પોતે સત્કર્મ પણ પતન કરે છે સત્કર્મ અભિમાનને મારવા માટે શ્રી કૃષ્ણમાં પ્રેમ હોય એ જ બરાબર સમજી શકે કે સત્કર્મ પ્રભુએ કર્યું મેં કર્યું જ નથી કર્મયોગ અને જ્ઞાનયોગ એ શ્રી પ્રેમથી સફળ થાય કેટલાકમાં જ્ઞાન હોય છે પણ પરમાત્મા સાથે પ્રેમ ન કરે જેના આંખમાં ભગવાનના માટે બે આંસુ નથી શ્રીકૃષ્ણ દર્શનની જેને તીવ્ર ઈચ્છા નથી એનું જ્ઞાન સાકાર જ્ઞાન એ શ્રી કૃષ્ણ પ્રેમથી જ સફળ થાય કેટલાકમાં જ્ઞાન તો હોય છે વ્યાખ્યાન સારું કરે છે પણ હજાર બે હજારનું નુકસાન થાય ને તો બે ચાર કલાક હૈયું પાસે છે મારા બે હજાર થયા હો એ તારો જન્મ થયો ત્યારે તું લઈને આવ્યો તારું શું કહ્યું કેટલાકમાં જ્ઞાન હોય છે પણ એમની કોઈ નિંદા કરે તો એમને દુઃખ થાય જે લોકો મારી નિંદા કરે પ્રભુમાં પ્રેમ ન હોય તો તે જ્ઞાન પણ પરિણામમાં પતન કરે નિષ્કામ કર્મયોગ અને જ્ઞાનયોગ એ શ્રી કૃષ્ણ પ્રેમથી જ સફળ થાય જ્ઞાની જગત સાથે પ્રેમ કરતો હોય તો ભગવાન માયાના પડદા મારે છે જ્ઞાની જ્યારે પ્રભુ પ્રેમી બને છે પરમાત્મા સાથે જે અતિશય પ્રેમ કરે ત્યારે ભગવાન માયાનો પડદો દૂર કરીને પ્રગટ થાય જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં જીવ પણ સ્વરૂપ છુપાવી રાખે છે તમારા ઘરમાં સોનું કેટલું છે રૂપિયા કેટલા છે તમે બધાને બતાવો છો માનવ છુપાવી રાખે છે કેટલાક તો બહુ વિવેકી હોય પારકો કોઈ માણસ આવ્યો હોય ને તો એના દેખતા ઘરમાં તિજોરી પણ ઉઘાડતા નથી પેલા ભાઈને જવા દો પછી ઉઘાડી જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં જીવ સ્વરૂપ છુપાવે છે તમારો ખાસ કોઈ પ્રેમી આવે ને તો તમે તિજોરી ઉઘાડીને બતાવો છો કે આ ઘરમાં આટલું રાખ્યું છે બેંકમાં આટલું રાખ્યું છે જ્યાં પ્રેમ છે ત્યાં જીવ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે ઓછો પ્રેમ હોય તો જીવ પણ સ્વરૂપ છુપાવે છે આ જીવ જગત સાથે બહુ પ્રેમ કરે છે તેથી તો ભગવાન માયાના પડદા મારે છે પરમાત્મા જીવ પાસે સોળ આની પ્રેમ માંગે છે જ્યાં સોળ આની પ્રેમ હોય ત્યાં જ પરમાત્મા સ્વરૂપ પ્રગટ કરે છે જીવ જગત સાથે પ્રેમ કરે છે તેથી ભગવાન માયાના પડદામાં સ્વરૂપ છુપાવી રાખે મહારાજ આપે જ્ઞાનની બહુ ચર્ચા કરી યોગની ચર્ચા કરી પણ જ્ઞાન યોગ કર્મ આ તો શ્રી કૃષ્ણ પ્રેમથી જ સફળ થાય કોઈ કોઈ ગ્રંથમાં આપણે જ્ઞાનને બહુ જ મહત્વ આપ્યું કોઈ કોઈ ગ્રંથમાં ધર્મને મહત્વ બહુ આપ્યું મીમાંસા કે છે કે આખું જીવન યજ્ઞ કરો યાવત જીવમ અગ્નિહોત્રમ જુહુયા યજ્ઞાદિક સત્કર્મ કે સ્વર્ગમાં જાઓ ત્યાં સુખ ભોગવીને ફરીથી જગતમાં આવો યજ્ઞ કરો પૂર્વ મીમાંસા પ્રવૃત્તિ ધર્મ સમજાવે છે ઉત્તર મીમાંસા નિવૃત્તિ બતાવે છે બધું છોડી દેજો પ્રવૃત્તિમાં ફસાયેલાને પ્રવૃત્તિ ધર્મનો ઉપદેશ કરવો એ યોગ્ય નથી બધા નિવૃત્તિ લઈ શકતા નથી બધા નિવૃત્તિ લઈને બેસે ને તો સમાજની વ્યવસ્થા પણ બરાબર ચાલે આપે વેદાંતના ગ્રંથમાં જ્ઞાનને એટલું બધું મહત્વ આપ્યું બધી પ્રવૃત્તિ છોડી દો પ્રવૃત્તિમાં જે ફસાયેલો છે એ પ્રવૃત્તિ છો કેવી રીતે છોડી શકે પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બેનો સમન્વય શ્રી પ્રેમથી થાય શ્રી માટે પ્રવૃત્તિ કરો સર્વમાં શ્રી દર્શન કરીને પ્રવૃત્તિ કરો તમને નિવૃત્તિનું ફળ મળશે મહારાજ જગતને પ્રેમશાસ્ત્રની જરૂર છે માવસા પ્રવૃત્તિ ધર્મ સમજાવે છે યજ્ઞાદિક સત્કર્મ કરવાની આજ્ઞા આપે છે ઉત્તર મીમાંસા શાસ્ત્રમાં આપણે નિવૃત્તિને બહુ મહત્વ આપ્યું પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બેનો સમન્વય શ્રી પ્રેમથી થાય જગતને પ્રેમ શાસ્ત્ર આપશે અરે ભયંકર કલિયુગ આવે છે અને તે કલિયુગના વિલાસી લોકો તમારું વેદાંતનું તત્વજ્ઞાન પચાવી શકે નહીં વૈરાગ્ય પાત્રમાં જ જ્ઞાન થશે કેટલાક બ્રહ્મજ્ઞાનની વાતો કરે પણ સવારે ચા ન મળે ને તો એમનું માથું ચડી જાય છે વાતો બ્રહ્મજ્ઞાનની કરે છે જગત ખોટું છે આત્મા બ્રહ્મરૂપ છે ને આનંદમય છે સમયસર ચા ન મળે ને તો એમનો આનંદ ક્યાં ઉડી જાય છે ખબર પડતી નથી વૈરાગ્ય વિના બ્રહ્મ જ્ઞાનનો અનુભવ થતો નથી કલયુગના લોકો બહુ વિલાસી થવાના એ વિલાસી લોકો તમારું યોગશાસ્ત્ર એમને ઉપયોગમાં આવશે નહીં ભયંકર કલયુગ આવે છે મહારાજ કલયુગના જીવોનું કલ્યાણ કરવા માટે તમારો અવતાર થયો છે અને તે અવતારનું કાર્ય હજુ તમારા હાથે થયું નથી તે તમારા મનમાં ખટકે છે આપણે બ્રહ્મસૂત્રની રચના કરી મહાભારત બનાવી પણ શાંતિ મળતી નથી તમારા મનમાં ખટકે છે કલયુગના જીવોનું કલ્યાણ કરવા માટે તો તમારો અવતાર થયો મહારાજ હવે બહુ જ્ઞાનની ચર્ચા ન કરો એવી કથા કરો કે કથા સાંભળનારને કનૈયો વાલો લાગે શ્રી કૃષ્ણમાં પ્રેમ જાગે તો જ પાપ છૂટે છે માનવ પાપ કેમ કરે છે એને પ્રભુમાં પ્રેમ નથી તેથી પાપ કરે છે ભણેલો પાપ કરે ને અભણ પાપ કરે પ્રભુમાં પ્રેમ જાગે ત્યારે જ પાપ છૂટે છે કથા એવી કરો કે કથા સાંભળનારને કનૈયો વાલો લાગે તો જીવન સુધરશે ભયંકર એ કલિયુગ આવે શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે શ્રી બધી લીલા પ્રેમથી ભરેલી છે કૃષ્ણ આરંભ થયો છે પૂતના ચરિત્રથી પૂતના રાક્ષસી છે પણ બની થઈને શૃંગાર કરીને આવી છે સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને આવેલી તે પૂતના એ લાલાને કહ્યું કે બેટા મને કોઈ દીકરો નથી પૂત એટલે પુત્ર ના એટલે નથી મને કોઈ દીકરો નથી ને તેથી હું બહુ દુઃખી છું તે બાલકૃષ્ણલાલ ભૂષણીએ ચાલતા એના ગોદમાં ગયા અને કહ્યું કે આજથી તું મારી માં હું તારો દીકરો થયો તું મારી માં છું પુતના લાલાને કહ્યું હતું કે મને પુત્ર નથી બાલકૃષ્ણલાલ કહે છે હું તારો પુત્ર તું મારી માં છું તે બાળક ગોદમાં આવે છે ને ત્યારે પૂતનાનું હૃદય પીગળે છે કેવો ભોળો છે મને માં કહીને બોલાવે છે કે હું તારો દીકરો માં બાળક છું તું મારી માં છું કેવો સુંદર આ બાળક પોતાનું હૃદય થોડું પીવ્યું છે હું કેવી દુષ્ટ છું બાળકને ઝેર આપીને મારવા આવી છું મારા જેવી કોઈ દુષ્ટ જગતમાં નહીં હોય બાળક કેવો ભોળો છે મારા ગોદમાં આવ્યો મને કે જે તું મારી માં અને હું તારો બાળક પોતાના લાલાના મુખમાં સ્તન આપે એ ઝેર લઈને આવ્યો વાસનાનું વિષ જ્યારે ભગવાન ખેંચી લે છે વાસનાનું વિષ મનમાંથી નીકળતું નથી આ વાસનાનું વિષ બીજા જન્મમાં ફરીથી મારવા આવે છે વાસના એ જ વિષ છે અને વાસનાનું વિષ હૃદયમાં હોય છે પૂતના શ્રી કૃષ્ણના મુખમાં સ્તન આપે છે સ્તનપાન કરતા તેનું વાસનાનું વિષ ખેંચી લીધું વાસનાનું વિષ પરમાત્મા જયારે ખેંચી લે પોતાનાને વાસના રહિત બનાવ્યું પૂતના મારવા માટે આવી હતી એ જે આપવા માટે આવી હતી આજે પૂતનાને નિર્વાસન બનાવ્યું એના મનમાં કોઈ વાસના રહી જ નથી વાસનાનું વિષ જયારે ભગવાન ખેંચી લે ત્યારે જીવ કૃતાર્થ બને છે વાસનાનું વિષ જ્યાં સુધી મનમાં છે ત્યાં સુધી આ જીવ સંસારમાં રખડતો જ રહે છે ફરીથી જન્મ લે છે ફરીથી મરે પૂતનાના હૃદયમાં રહેલું વાસનાનું વિષ પ્રભુએ ખેંચી લીધું પૂતનાને મારી નથી પૂતનાને મુક્તિ આપી શ્રી કૃષ્ણના મારમાં પ્યાર છે અને જે ઝેર આપનાર સાથે પણ પ્રેમ કરે લાલાને બહુ પ્રેમથી માખણ મિશ્રી આરોગાવે એને બાલકૃષ્ણલાલ શું ના એ તો બહુ પ્રેમ કરે છે શ્રી કૃષ્ણની બધી લીલા પ્રેમથી ભરેલી કૃષ્ણ લીલાનો આરંભ થયો છે પૂતના ચરિત્રથી અને કૃષ્ણલીલાની સમાપ્તિ થઈ છે પ્રભાસમાં પીપાના તળે વિરાજતા હતા અને તેનો જરા પારધી બાણ મારે ભાગવતના પ્રધાન ટીકાકાર શ્રી શ્રીધર સ્વામી છે અને તે શ્રી શ્રીધર સ્વામીએ ટીકામાં લખ્યું છે શ્રી કૃષ્ણને જરા પારધીનું બાણ વાગ્યું જ નથી ભગવાનને કોઈ બાણ વાગી શકે જરા શબ્દનો અર્થ થાય છે વૃદ્ધાવસ્થા આ વૃદ્ધાવસ્થા ભોગીને બાણ મારે છે શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી છે શ્રી કૃષ્ણને કામનો સ્પર્શ નથી જે પૂર્ણ નિષ્કામ છે એને જરા પારધીનું બાણ વાગે જ નહીં જરા પારધી તો ભોગીને બાણ મારે છે ભોગીને વૃદ્ધાવસ્થા વળગે છે શ્રી કૃષ્ણ પૂર્ણ નિષ્કામ છે તેથી એ સર્વદા જુવાન જ રહે છે ભગવાનને વૃદ્ધાવસ્થા આવે જ નહીં વૃદ્ધાવસ્થા એ ભોગીને વળગે છે શ્રી કૃષ્ણ પૂર્ણ નિષ્કામ છે પ્રભુએ લીલા કરી છે જરાકાર બીમાર મારે છે પછી તો પસ્તાવો થયો દોડતો આવ્યો અને સાષ્ટાંગ વંદન કરે પ્રભુએ કહ્યું કે તારું કલ્યાણ થશે તને મારા આ સમયે દર્શન થયા છે તને હું મુક્તિ આપું કાળજીની બુદ્ધિ બહુ અલ્પ છે અને તેથી એને કંઈ માગતા આવડ્યું નહીં પ્રભુએ કહ્યું કે હું તને મુક્તિ આપું તે પારધીએ કહ્યું કે મારા ઘરમાં છોકરાઓ ભૂખ્યા છે હું શિકાર કરવા માટે નીકળ્યો હતો કંઈક શિકાર કરીને ઘેર લઈ જવું બાળકો ભૂખ્યા છે તમે મને મુક્તિ આપશો તો મારા છોકરાઓને કોણ ખવડાવશે મારા છોકરાઓનું શું થશે પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું તારા બાળકોનું પોષણ હું કરીશ લોકો મારા લે જે ભેગ ધરશે ને તે તારા ભારત તમે જગન્નાથજીમાં ગયા જગન્નાથજીમાં એવો નિયમ છે બાર મહિનામાં એક મહિનો ભીલ લોકોનો આવે ઠાકોરજીના જે ભેગ ધરો ને તે ભીલ લોકો લઈ જાય એક મહિનો ભીલ લોકો સેવા પૂજા કરે છે એમની બુદ્ધિ પ્રમાણે કરે છે રસ્તામાં જ ઠાકોરજીને નવરાવે એમને કોઈ કહેવા જાય તો કોઈનું માનતા જ નથી ભગવાન અમારા છે અમારા હાથમાં છે અમે જરા પારધીના વંશ નથી પ્રભુએ વરદાન આપ્યું છે એ તારા કુટુંબનું પોષણ હું કર્યું જે બાણ મારે એને તો મુક્તિ આપી એના બાળકોનું પોષણ શ્રી કૃષ્ણ સમાન પ્રેમ કરનાર આ જગતના ઇતિહાસમાં કોઈ કર્યો નથી મહારાજ હવે બહુ જ્ઞાનની ચર્ચા ન કરો પ્રેમ કથા કરો જગત એક એવું પ્રેમ શાસ્ત્ર આપો કોઈ પણ જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી પણ ઘણા ભાગે આ જીવ જગત સાથે જ બહુ પ્રેમ કરે છે અને તેથી એ દુઃખી થાય જીવને પ્રભુના માર્ગમાં વાળવા માટે એમ શાસ્ત્ર આપો આ જીવ ઈશ્વર સાથે પ્રેમ કરે એનું કલ્યાણ થાય એનું પાપ છૂટી જાય એનું જીવન મરણ મંગલમય થાય મારા વાતને વધારે તો શું કહું મારી જ કથા સંભળાવું પૂર્વજન્મમાં ચાર મહિના મેં કૃષ્ણ કથા સાંભળી હું એક દાસીનો દીકરો હતો મને આચાર વિચારનો પણ ભાન નહોતો હું તો ભીલ કોળીઓ સાથે રમતો હતો મેં ચાર મહિના કૃષ્ણ કથા સાંભળી તેથી પ્રભુમાં પ્રેમ જાગ્યો મારું પાપ છૂટી છૂટી ગયું સંતોની કૃપા થઈ મારા બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થઈ ચાર મહિના મેં કૃષ્ણ કથા સાંભળી મારું જીવન દિવ્ય થયું એક દાસીનો દીકરો અને તે આજે દેવર્ષિ થઈને જગતમાં ફરે છે મહારાજ તમારા જેવા મહાપુરુષો પણ મને માન આપે મને કોઈ માન આપે નહીં ત્યારે મારા ગુરુદેવ મને યાદ આવે માન મને નથી મારા ગુરુદેવના માન જે ગુરુદેવે મારું પાપ છુડાવ્યું જે ગુરુદેવે કૃપા કરીને વિકાર વાસનાનો વિનાશ કર્યો જે ગુરુદેવે ભક્તિનો રંગ લગાવ્યો એવા ગુરુદેવના ઉપકારો નહીં આ માન મને નથી મારા ગુરુદેવને માન હું તો ભીડ કોઈઓ સાથે રમતો હતો હું એક દાસીનો દીકરો હતો મેં ચાર મહિના કૃષ્ણ કથા સાંભળી પ્રભુએ મારા મનનું આકર્ષણ મારું પાપ છૂટી ગયું ભગવાનના સ્વરૂપમાં મારું મન આશક બન્યું સ્વરૂપમાં જ્યારે આસક્તિ થાય છે ત્યારે બરાબર ભક્તિ થાય મારા ભગવાન અતિ સુંદર છે કોઈ સ્ત્રી સુંદર નથી કોઈ પુરુષ સુંદર નથી તમારા મનને વારંવાર સમજાવો મારા શ્રી કૃષ્ણ અતિ સુંદર પ્રભુના સૌંદર્યમાં મન જ્યારે આસદ બને છે ત્યારે જ ભક્તિનો આરંભ ભક્તિ કરે ત્યારે ભક્તિ દ્વારા જ્ઞાન પ્રગટ થાય છે ભક્તિ માં છે જ્ઞાન વૈરાગ્ય બાળક મારા ગુરુદેવે એવી કૃપા કરી ચાર મહિના મેં કૃષ્ણ કથા સાંભળી કૃષ્ણ કીર્તન કર્યું નારદજીને કથામાં પૂર્વજન્મના સદગુરુદેવ યાદ આવ્યા અને ત્યાં સદગુરુદેવનું સ્મરણ થયું હૃદય પીગળ્યું છે આંખો ભીની થઈ શરીરમાં રોમાંચ આવે ગૌર ભરાઈ એક બે મિનિટ તો બોલી શક્યા નહીં મારા સદગુરુદેવ મને યાદ આવે વ્યાસ મહર્ષિ પૂછે છે પણ આજે તમારી પૂર્વજન્મની કથા સાંભળવાની મને બહુ ઈચ્છા કેવી રીતે આપને સત્સંગ થાય મર્યા પછી તો કોઈને પૂર્વજન્મ યાદ આવતો જ નથી મરણનો અર્થ જ એ છે અત્યંત વિસ્મરણ એને જ મરણ છે મર્યા પછી કોઈને પૂર્વજન્મ યાદ આવે તમને કેમ યાદ આવે તમારી બધી પૂર્વજન્મની કથા સાંભળવાની મને બહુ ઈચ્છા વ્યાસ મહર્ષિએ આગ્રહ કર્યો છે તમારી કથા સંભળાવો પૂર્વજન્મનું ચરિત્ર મારે સાંભળવું નારદજી પૂર્વજન્મની કથા વ્યાસજીને સંભળાવે છે અહમ પુરાતી ભવે ભવમ મુને ભાષ્યાત સુકસ્યાત ચ ન વેદવાદિના નિરૂપિતો બાલકે અયોગિના શુશ્રૂષા પ્રાવૃષિ નિરીક્ષ પૂર્વજન્મના દૂર એટલે ગુરુદેવના નહીં ભૂલવું પૂર્વજન્મમાં હું એક દાસી નહોતી કરવા હું બહુ નાનો હતો ત્યારે મારા બાપુજી ગુજરી ગયા હતા મારા પિતા મને યાદ આવતા નથી મારી વિધવા માથે મને યાદ આવે મારા પિતાનું મરણ થયા પછી મારી માં એ બ્રાહ્મણના ઘરમાં દાસી થઈ રહી એ દાસીનો દીકરો બ્રાહ્મણ વગેરેમાં મોટો થઈ ગયો આખો દિવસ કામ કરવું પડે વાસણ નસવાના કપડ હું મારા પાછળ પાછળ ફરું મારે પ્રત્યેક કામમાં હું સાથ આપતો જ દીકરો હતો અને તેથી માનો મારામાં વિશેષ પ્રેમ હતો મારા બહુ લાડ લડાવ્યો છોકરો ગાયો છે એ મોટો થશે એને સારી નોકરી મળી જાય ને તો પછી એનું લગ્ન થશે અને વહુ આવશે ત્યારે હું સુખી છે મનમાં એવા બધા વિચારો કરે હું નવ દસ વર્ષનો થયો અમે જે ગામમાં રહેતા હતા અને તે ગામમાં ફરતા ફરતા કેટલા ભજનાનંદી સાધુ સંતો હતા જેમને ભક્તિમાં જ આનંદ આવે છે એવા સંતો બહુ થોડા કોઈ કોઈ વખત સારી સંતોને પણ માયા સંસારમાં ફસાઈ રાખે જેને પરોપકાર કરવાની પણ બહુ ઈચ્છા થતી નથી જેને ભક્તિમાં જ આનંદ આવે એવા સંતો બહુ દુર્લભ છે અમારા ગામમાં ફરતા ફરતા ગામના લોકોએ બહુ આગ્રહ કર્યો બે મહિના ચાર મહિના પહેલા જ વિરાજો તમારા જ્ઞાનનો ભક્તિનો અમને લાભ મળ્યો લોકો એમની બધી વ્યવસ્થા કરી મારા ઘરધણીની મને આજ્ઞા થઈ મને લઈને તે સંતો પાસે ગયા અને કહ્યું કે આ ગરીબ વિધવાનું બહુ ગરીબ છે તમારા ત્યાં બુવારી કરશે કપડાં ધોશે ફૂલ તુલસી લઈ આવશે આપ જે કામ કરશે બહુ ગરીબ છે તેથી સારી સંતોનું ભોજન થયા પછી એ પ્રસાદ પણ અહીંયા સાચા સંતના દર્શન દુર્લભ છે અને કદાચ કોઈને સંતના દર્શન થાય પણ તે સંતની સેવા આપી દુર્લભ કદાચ કોઈને સંતની સેવા પણ મળે પણ સંતમાં શું આવી શ્રદ્ધા થતી જે ચોવીસ કલાક સાધુ સંતની સેવામાં રહે છે એને સંતનો દોષ પણ દેખાય અને દોષ દેખાય એટલે શ્રદ્ધા ડગમગે છે સંતમાં સોળાની શ્રદ્ધા થતી નથી કદાચ કોઈને સંતમાં સોળાની શ્રદ્ધા થાય પણ સંતને જયારે લાગણી થાય આ જીવનું કલ્યાણ આ ભક્તિનો રંગ લાગે અને મનમાં જે વિચાર વાસના છે ત્યારે જ ભક્તિનો રંગ લાગે ઘણાને ભક્તિ કરવાની ઈચ્છા તો છે પણ ઈચ્છા મનમાં જ રહી જાય છે એ ભક્તિ કરી શકતા નથી સંત વિષયાનંદ આપતા નથી સંત ભજનાનંદ આપે સંત સંપત્તિ આપીને સુખી કરતા નથી સંત બુદ્ધિને સુધારીને સુખી કરે સંત લૌકિક સુખ આપીને જીવ ઉપર કૃપા કરતા નથી વિકાર વાસનાનો વિનાશ કરીને કૃપા કરે મને જે મળ્યા હતા એ નામધારી કે વેશધારી નહોતા એ સાચા સંત મારા ઉપર એમની બહુ કૃપા સંતો સર્વમાં સમભાવ રાખે છે છતાં મારા ઉપર એમની વિશિષ્ટ કૃપા હતી સંતો જગત સાથે વેર કરતા નથી અને વધારે પ્રેમ પણ કરતા વિવેકથી દૂરથી પ્રેમ કરે બહુ પ્રેમ કરવાથી મન બગડે છે વેરથી મન બગડે છે અને જગત સાથે વધારે પ્રેમ કરવાથી પણ મન બગડે જગત સાથે વેર નહીં અને જગત સાથે વધારે પ્રેમ નહીં સાયકલ ઉપર બેસનાર બહુ સાવધ રહેશે બે બાજુમાં વજન સરખું રાખે તો એ ચલાવી શકે એક બાજુમાં વજન વધી જાય તો એ પડી જાય છે જગત સાથે વધારે પ્રેમ કરે તો મન બગડે જગત સાથે વેર કરે તો એ મન બગડે સંતો સમભાવ કહેવે છતાં ગુરુદેવની મારા ઉપર વિશિષ્ટ કૃપા હતી હું નાનો હતો ત્યારથી મારામાં બે ત્રણ સદગુણ મારામાં એક મોટો સદગુણ એ હતો સવારે હું બહુ જ વહેલો ઉઠતો રાત્રે ત્રણ વાગ્યા પછી મને ઊંઘ આવે જ મારા ગુરુદેવ તો ચાર વાગે ઉઠતા પણ હું ત્રણ વાગ્યા પછી જાગી જઉં મારા ગુરુદેવ જાગે એના પહેલા હું પૂરાજી કરું અને ગુરુદેવ જાગે કે દોડતો તો હું સાષ્ટાંગ બંધ સવારેથી બહુ વહેલો ઉઠે ને એ સંતોને બહુ ગમે મારામાં એક સદગુણ એ હતો હું બહુ જ ઓછું બોલતો મુનય અલ્પભાષી બહુ બોલે સંતોને ગમે નહીં હું બહુ જ ઓછું બોલતો નાનપણથી મારામાં વિનય હતો હું મારા ગુરુદેવના સરમુખ હાથ જોડીને ઉભો દારિદ્ર્યમાં એક મોટો ગુણ છે દરિદ્રી જે છે તે વીર બને સંપત્તિ અભિમાન સાથે જ આવે અભિમાન મળે છે પાસે પૈસો નો હું બહુ ગરીબ કઈ ભણેલો નહીં હું અભિમાન સાનો કરું વિદ્યા નહીં ધન નહીં હું તો મારા ગુરુદેવ સામે હાથ જોડીને ઉભો રહું મારું વિનય એ જઈને બહુ રાજી થતા મારા ઉપર એમની બહુ કૃપા બે વાર કથા કરે સવારે તો ઉપનિષદની બ્રહ્મ જ્ઞાનની થોડી વાતો કરે અને સાયંકાળે કૃષ્ણ કથા કરતા પરમવીરજીના ઈષ્ટદેવ બાલકૃષ્ણ નાર એમને ચાર પાંચ વર્ષનું બાળ સ્વરૂપ બહુ ગયું એમની બાળ સ્વરૂપમાં આસક્તિ બાળકૃષ્ણલાલની બધું લીલાનું વર્ણન કરતા એમનું હૃદય પીગળે બાલકૃષ્ણલાલનું સ્મરણ કરે ત્યારે આંખમાં આંસુ બાલકૃષ્ણલાલ બહુ પ્રેમ કરે એમની બાલ સ્વરૂપમાં આસક્તિ બે વાર કથા કરે બે વાર કીર્તન થાય પણ હું તો ભીલ કોળીઓ સાથે રમતો હતો એક દિવસ હું કથામાં ગયો મને કથામાં બહુ આનંદ આવ્યો કથા એવી રીતે કરે બાળકને આનંદ થાય જુવાનને આનંદ થાય વૃદ્ધને આનંદ થાય બધાને આનંદ મળે એવી રીતે બહુ વિવિધથી કથા એક દિવસ હું કથામાં ગયો હતો અને ત્યારે બાલ લીલાનો પ્રસંગ હતા શ્રી મિત્ર પ્રેમ અનૌઠ ગરીબ ગોવાઓ સાથે પ્રેમ આ ગોવાઓ કંઈ ભણેલા નથી આ ગોવાઓ પાસે કંઈ બહુ પૈસા નથી બહુ ગરીબ છે અભણ છે મધુમંગલ મનસુખા શ્રી દાદા આ બધા ગરીબ કુંવારોના બાળકો છે એ દાદાના મિત્રો છે શ્રી એવો પ્રેમ હતો આ બાળકો સવારે ઘરમાં જાગે ને કે એમને કનૈયો જાગાવે એમાં મારે દાદાને મળવા જવું તે બાળકો જાગે કે દોડતા દોડતા દાદાને મળવા બાળકૃષ્ણ સર્વ સાથે બહુ પ્રેમ મન સુખો બહુ દુર્બળ એના શરીરના બધા હડકાઓ દેખાય બહુ દુર્બળ લાલાએ મનસુખાના ખભે હાથ રાખ્યો અને મનસુખાને કહ્યું કે મનસુખા તું મારો મિત્ર ખરો કે તો મનસુખો માથું હાલે હું તારો મિત્ર લાલાએ કહ્યું કે આવો દુબળો મિત્ર મને ગમતો નથી તું મારો મિત્ર તું મારા જેવો તગડો કેમ થતો નથી તગડો થઈ જાય બહુ દુઃખ છે એના બધા અડખડાઓ દેખાય છે હવે મનસુખો રહેવા દે નારાયણે કહ્યું કે કનૈયા તું તો રાજાનો દીકરો તારી મા તને મલઈ માખણ બધું ખવડાવતી હશે એથી તું તગડો છું એ નારાયણ બહુ કરી છે મેં કોઈ દિવસ માખણ ખાધું જ નથી મારી મા છે ને તે મને દૂધ પણ આપતી નથી મને છાશ પીવા આપતી ખાસતી હોય તો હું કેવી રીતે તગડો થઉં દાદા મને બે ચાર મહિના કોઈ માખણ ખવડાવે તો પછી હું તારા જેવો ધીરે ધીરે તગડો થઈ જાઉં મને કોણ માખણ મન સુખો બરાબર એને કોઈ દિવસ માખણ ખાધું નથી એ તે ધ્યાનમાં રાખે મારું મન સુખો બહુ ગરીબ છે લોકો ભલે મને માખણ ચોર કે પણ મનસુખાને રોજ માખણ ખવડાવે મિત્રોના માટે એ માખણ ચોર કહેવાય તમને કોઈ ચોર કહીને બોલાવે એ તમને ગમશે લાલાને માખણ ચોર માખણ ચોર કહીને લાલાને જરાય ખોટું લાગ્યું નથી મિત્રોના માટે ચોરી કરી ચોરી કરીને માખણ ખાધું નથી મિત્રોને ખવડાવ્યું છે જે ઈશ્વરની મૈત્રી છે ઈશ્વરની ઈચ્છા છે આ જીવ મારા જેવો બને બેને બાલ લીલાનું એવું વર્ણન કર્યું અને તે કથાની મારા મન ઉપર બહુ અસર મને કથામાં આનંદ આવ્યો પણ શું કહું પછી તો કોઈ દિવસ હું રંગા ગયો જ હું નિયમ છે કથામાં જવાનો કથા કરતા અનેકવાર ગુરુદેવની મારા ઉપર નજર આ બાળક સંસ્કારી લાગે સવારે બહુ વહેલો ઉઠે બહુ ઓછું બોલે છે રોજ કથામાં આ જીવનું કલ્યાણ થાય સંતની આંખ સદાના માટે પ્રેમથી નહીં જોવે સંત જેને વારંવાર પ્રેમથી જુએ છે તેનું જીવન સુધરે સંત ઠાકોરજીની સેવા કરતા કરતા જેને યાદ કરે એનું કલ્યાણ થાય સંતો ધ્યાન કરવા બેઠા હોય જેનું સ્મરણ થાય એનું કલ્યાણ થાય સંતો પ્રેમથી જેને ભેટી પડે છે એનું કલ્યાણ થાય શ્રી ગૌરામ મહાપ્રભુજીના ચરિત્રમાં આવ્યું છે વૈષ્ણવ રાત્રે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તન કરે યવન એક કાજી હતો નિદ્રામાં ભંગ થાય એટલે તે વૈષ્ણવને મારે એ મહાપ્રભુજીના કાને વાર્તા કરી આ વૈષ્ણવને મારે છે આજે એના અંગ્રેજીને હું કીર્તન તમે એ ના પાડી છે અમારું અપમાન અમે સહન કરી શકીએ તમારું અપમાન એ દુષ્ટ જીવ તમે ત્યાં ના શ્રી મહાપ્રભુજીએ માન્યું ચૈતન્ય મહાપ્રભુએ પ્રેમાવતાર હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કીર્તન કરતા એના આંગણે અધમ જીવ હતો એ અતિ પાપી દુષ્ટ હતો એને ક્રોધ આવ્યો એ મારા પ્રભુજીના આંગણે પડાયો એ મારવા દોડે છે તૈયાર આ જીવને ભક્તિનો રંગ લગાવ્યો સંત પ્રેમ આપે છે સંત પૈસો આપીને સુખી કરતા નથી સંતો શ્રી પ્રેમ આપે પેલો જ્યાં મારવા દોડે છે તેને પ્રેમથી ભેટી પડ્યા અને જ્યાં આનંદ આપે છે પ્રેમ દાખ અને ભાઈ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તન કરતા એ નાચવા લાગે સંતો પ્રેમ અને પ્રેમથી જુએ એકવાર ગુરુદેવે મારા ઉપર કૃપા કરી તે મને યાદ આવે છે ઉત્સવનો દિવસ હતો ઘણા સાધુ સંતો મહાત્માઓ આવ્યા હતા સવારથી સંતોની સેવા કરતા હું થાકી ગયો મને બહુ ભૂખ લાગી મારા જેવા ગરીબને જેમ ખાવાનું કોણ સારું ભોજન થયા પછી હું ત્યાં પતરા ઉઠાવવા માટે ગયો મારા ગુરુદેવને મારા ઉપર ભણવું પડે મેં કોઈ દિવસ એમને પૈસો પણ આપ્યો નથી હું બહુ ગરીબ હતો એમને હું શું સંતોને શ્રીમાન લોકો કરતા ગરીબ વૈષ્ણવો વધારે વધારે ગરીબાઈમાં એક મોટો સદગુણ છે ગરીબ એ હૃદયથી ભીલ બને દારિદ્ર્યમાં અભિમાન મારે છે હું પતરા ઉઠાવવા માટે ત્યાં ગયો મારા ગુરુદેવ ત્યાં વિરાજતા હતા મારા ઉપર એમની નજર પડી મારી બહુ બહુ કાળજી રાખતા મને પૂછ્યું બેટા તું જમ્યો કે મને બહુ ભૂખ લાગી મારા ઉપર એમનો અતિશય પ્રેમ મારું હૃદય ભરાય મારી આંખો છે મેં હાથ જોડીને કહ્યું કે હું સંતોની સેવા પછી પ્રશ્ન થઈ ભારત એને કોઈએ ખાવાનું આપ્યું તમારી બહુ રહેવું છે અમારી બહુ સેવા કરે છે આ જીવનું ભગવાન કલ્યાણ ગુરુદેવને દયા મને આજ્ઞા કરી મારા પથારામાં થોડું પેઠું રહ્યું છે તે તું કર્યું તારું કલ્યાણ મારા ગુરુદેવનો એવો નિયમ હતો બાલકૃષ્ણલાલને અર્પણ કર્યા વિના એ પાણી પણ પીતા નહોતા એ બાલકૃષ્ણલાલનો પ્રસાદ હતો ગુરુદેવ આરોગી ગયેલા તે ગુરુદેવનો મારા પ્રસાદ થયો હતો બહુ થયા થયો આ જીવને ભક્તિનો રંગ લાગ્યો એના મનમાં રહેલા વિકાર વાસનાનો વિનાશ થાય એવા ભાવથી પ્રચાર કરજો ગુરુદેવે મને આજ્ઞા કરી ઉત્સિષ્ટ પ્રસાદ સદગુરુદેવ આ